નેગેટિવ લાગે છે આપણને ભેગા થઈને ભેગા થયા કેવી રીતે ધ્યાન થાય બીજા તરફ નહીં જવા બીજા તરફ નહીં જ્ઞાન આપો એ એની ભવિષ્યની ચિંતા કરે છે ભવિષ્યની ચિંતા ના કરે એ જ્ઞાન આપો જ્ઞાન આપેલું છે ભવિષ્ય ચિંતા કરે ચિંતા કરે છે નહીં એ પોતે નહીં કરે એ પોતે નહીં કરે એ પોતે કરે આપણે એવું છે ને બધું લખો દાદા દાદા લખાઈ ગયું

બરોબર છે બધા બરોબર છે બીજી જરૂર નથી ના બરોબર છે બધા જોઈએ ને બધું ગરમી ના કરે જે કોઈ લેવાય છે એના મળવાના લેવાય અહીં લાવી નાખે ને ઉપર કાપ મને અંદર ખરાબ સાથે ચાલતું થાય કાકે ઉપર કાપ વાળું જોઈએ બધાને ધ્યાન રાખીએ અમારું વલણ અમે અમારા મિત્રોમાં ના ના મનમાં બધા આવે જયારે કહ્યું

આપણું થાય ada

લાગે છે લોકોને મારે ભૂલો ખરેખર ખરેખર આપણને છે Gracias.